છે અહીંયા છે મારી જોડે મારી જોડે છે મારી જોડે છે જવું આવવું આવન જાવન એમાં આપણું હોવાપણું એ જ આપણે સ્વાદ માણી લેવાનો છે જીવનમાં આ જીવન શરીરથી તો જીવાય છે પણ એ સ્વાદ માણી લેવા જેવો છે આવવું શું જવું શું સમજો હા તું અહીંયા બેસ ને એને બેસવા દે મને બહુ પાછળ જોવું પડે છે એના માટે તું એને એને લાભ લેવા દે થોડું આમ થઈ જાય અને બધાને બધે દાડે ટાઈમ મળે છે એમને એટલે હવે મળશે પાકો હા નહીં તો પકડી હા બહુ મજાના છે આપણા રાય છે પ્રજ્ઞેશ રાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ તું તો ખરી વડોદરાવાસી થઈ ગઈ કઈ સુરતમાં રહેનારી ના અહીંયા આગળ રામમોહનભાઈ બાકી વડોદરા વડોદરાવાસી થઈ ગઈ ગમે છે વડોદરા શું વાત કરે છે આયા છે તારે ઘરેથી કોઈ નથી સારું ત્યાંથી સારી રીતે પહોંચી ગયા બધું કામે લાગી ગયા છે અને પેલું સ્ટ્રક્ચરનું કરવાના ને સાફ કરવા કેજો કરે હા આગળ અહીંયા આગળ હજુ બહુ સ્કોપ છે વર્ષમાં અહીંનો સ્કોપ ત્યાં રહીને પણ આપી શકાય સમજાય છે खरे कहा है खरे आपण कुठे आहे बघा अब मराठी मराठी में कब लिखिए ہندی بھاشی والے جی دادا بھگوان نا سنگھ جے جےکار ہوپوتری گنجنگ کھڑے شواہ واہ بڑا اچھا کام ہے آئی ہے کہاں ہے گنجن اچھا آ جا جا رہے آ جا بس તું બેસ ને ચાલીસ લઈ જા પગ પગ પગ બસ પહેલી પીછે પીછે પીછે ત્યાં રખ દો રખ દો મૂકી દે ખાલી મૂકી દે તું ત્યાં બેસ આવે એમના ચરણમાં બેસી જા હા तीस मई भोपाल से भोपाल में निश्चय हुआ है भोपाल گوپال جیسو نہیں ٹھیک ہے اب اب کی انوکولتا کے سمے اگلے دس دنوں میں کسی بھی دن ٹھیک آ جائیں گے جاؤ آپ کے گھر رما بہن کہاں گئی ہاں۔ کب آئیں گے نہیں آپ بولو سر کوئی رویوار اچھا ہے سر سبھی ہمارے ہیوی واٹر والے سائنٹسٹ لوگ بھی آنا چاہتے ہیں آپ کے ہزار ستر ہزار سے نا یہ آگے کا سیٹرڈے سنڈے نا کمنگ ہاں۔ نیکسٹ میں یہاں نہیں ہوں اس کے بعد سر اس کے بعد بولو نا اس کے بعد احمدآباد ہے اس کے بعد تو پیچھے آپ لیٹ ہو جائیں گے ہاں۔ تیس એકત્રીસ પહેલી ભાદરવી તો નહીં અહીંયા એને ઘરે જવાનું છે उसके सैटरडे संडे चाहिए आपको नहीं कोई भी सर आपके दिन के वीकडे चलेगा ना हाँ हाँ तो अब कितने दिन है यहाँ अभी हम लोग हैं दस दिन तो दस दिन है दस दिन के अंदर जमा देंगे ठीक ठीक બસ જાઓ બેઠો બેઠો યાર ખ્યાલ રાખવો પડશે તમે ભૂલી જાઓ છો બધા એમને કોઈ યાદ રાખે હા બરાબરથી ને એમના ગુરુજી છે શિષ્ય છો ને હવે આપણે આ દાદા ભગવાનને સમજીએ સૂત્ર દાદા ભગવાનનું એટલે દાદા ભગવાનને સમજીએ એવું જ ને અંજલીબેન શું કહે છે નમો વિતરાગાય દાદા ભગવાનના અસીમ જે જયકાર હો ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી સૂત્ર નંબર ચાર જ્ઞાની એટલે પોતાના સ્વરૂપનું અને સ્વભાવનું જ ચિંતવન થયા કરવું સ્વરૂપ એટલે પોતે કોણ છે એ ડિસાઇડેડ થવું અને સ્વભાવ એટલે આત્માના ગુણધર્મ એમ જ રહ્યા કરવું એનું નામ જ્ઞાની જ્ઞાની સ્વરૂપમાં જ રહે નિરંતર સંસારમાં એક ક્ષણ વાર પણ ના હોય એટલે શું કહેવા માંગે છે કે એટલે કહેવા શું માંગે છે કે ક્ષણવાર પણ સંસારમાં ના હોય પણ એ સંસારમાં રહીને એવી રીતે ના હોય એમ કહેવા માંગે છે પણ આ તો જ્ઞાનીનું અસલ પદ બતાવ્યું છે એમનું એટલે દાદા ભગવાનની સ્થિતિ બતાવી છે અને જ્ઞાનીનું જ્ઞાની સ્વરૂપ બતાવ્યું છે બંને સાથે બતાવ્યા છે એટલે વ્યવહારને નિશ્ચય બંને છે આ વ્યવહાર વગર દેહ વગર આમ બની શકે નહીં તો દેહની કિંમત આવી દેહ શરીર શરીર મૂલ્યવાન નથી અને મૂલ્યવાન છે પણ ખરું તો ક્યારે કે આ દાદા ભગવાન ઓળખાઈને સમજાય તો બસ એ જ છે એટલું ઓળખાણું સમજાઈ ગયું તો આપણે રોજ બરોજના વ્યવહારોમાં જ્યાં ત્યાં આપણને જ્યાં ત્યાં વેદન ને વેદનના પ્રકારો રહ્યા કરે છે જાતે રહ્યા જ કરે તમે જોજો સવારથી સાંજ સુધીનો આપણો ક્રમ જ એવો છે બધો વેદન વેદન શબ્દ ટેકનિકલ છે એટલે બહુ ગોટો કયો દાદાએ આપણે ઇંગ્લિશ ભાષીઓ માટે સફરિંગ કર્યું સફરિંગ કહ્યું હવે સફરિંગ તો ક્યારે બધાને લાગે કે ના ગમતું ને અણગમતું ખૂસતું આવા બધું આવે તો જ સફરિંગ લાગે નહીં તો સફરિંગ નથી લાગતું કોઈને બાકી બધું તો નિરાતે ભોગવાય છે આ રીતે મજેથી ભોગવાય મજેથી ભોગવાય સમજાય છે ને તું તો શું ભણીશું एमबीए बड़ा अच्छा सब्जेक्ट कौन सा ह्यूमन रिसोर्स मैनेजमेंट है ह्यूमन रिसोर्स मैनेजमेंट अरे बड़ा अच्छा सब्जेक्ट हाँ तो भोपाल में जाएगी अभी वहां रहेगी आपका पुत्रों को बुलाएगी बिल्कुल डेफिनेटली अच्छा अच्छा એટલે આપણો આ વેદનનો પ્રકાર જીવનમાં છે એનાથી દાદાએ તો છોડાવ્યા છે છતાં પણ એ વેદનનો પ્રકાર આપણે શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું છે માટે એ વેદન સ્વરૂપ જે સમજાતું જાય તે કામ બહુ સરસ કરે આવો ડોક્ટર સાહેબ તો એ દ્રષ્ટિ અને દ્રષ્ટિને કારણે આ બધા પ્રકારના વેદનમાં દાદા ભગવાને આપણને નિર્વેદક દશા આપી છે શુદ્ધ આત્મ સ્વરૂપ કરીને એ વચ્ચેની નિર્વેદક દશા છે આખી એ અંતરાત્મા દશા અને અંતરાત્મા દશા એ કરીને નિર્વેદક પણ છે અંતરાત્મા દશાએ કરીને પરંતુ આજ્ઞાધીનવાળો જે વેદનમાં છે એ વેદનમાંથી આ નિર્વેદક આપણો સ્વભાવ એ સ્પષ્ટ નોખો પડવા માટે ત્યાં અનુભવની ભૂમિકા છે અંતકરણમાં આજ્ઞાધીન પણ આપણું છે સાત પ્રકારના બધી કર્મની પોટલીઓ સમર્પણતાએ કરીને સારી રીતે અને બધા જ કર્મના કોણ છે અને આવો અહીંયા આગળ આવો દિનેશભાઈ આગળ લઈ આવો હા ધીમે રહીને ભાઈ જરાક એમને નહીં તો હલાઈશ નહીં એ તો ધીમે રહીને આવશે થોડું કામ ખસી એટલે આવું એટલે ચલાતું ધીમે ધીમે ધીમે આવો હલાવશો નહીં તમે તમે તમારું રાખો થઈ જશે થઈ જશે બધું થઈ જશે ખાલી છે ને પધારો એમને ત્યાં ખુરશી હજુ પાછળ ભાગે નહીં આગળ કરજો જરા બસ આવો આવો જોશે શું કહે અરે દવે નામ શું રમેશ રમેશ રમેશ વેરી ગુડ રમેશભાઈ વાહ વાહ નહીં નહીં નહીં નહીં વિક્ષેપ જરા પણ નથી કર્યો બહુ આનંદ આવશે બધાને આપને અને આજે તો બહુ સરસ અવસર મળ્યો તમારી જોડે લેટર લખી અચ્છા બહુ સુંદર આપ ખુરશી પર વધારો બોલો બોલો બોલો વધારો પધારો રવિન્દ્ર સાહેબ જગ્યા બોલો બોલો ડોક્ટર પ્રવીણભાઈ કેવા બંને બંને બંને બોલો ટાઈમ્સમાં છે ટાઈમ્સમાં હતા અને શ્રીરામ મિલચેન હતા અત્યારે બરોડામાં રહે છે રિટાયર છે અને ડોક્ટર સાહેબ ગીતાના શ્લોકો આખા અઢાર અધ્યાય બહુ સુંદર બહુ આખી બને શું વાત કરો છો વન્ડરફુલ વાહ અરે વાહ વાહ વાહ હું આપણે ખાસ બીજે પાવશે આપણે બેસ્યો અને દિનેશભાઈ તમે અહીંયા થઈ જશે તમે બેસો તમને મારા ફૂલ કેમ બેન આવો એક ખુરશી જરાક મૂકાવીએ થોડું કંઈક ખર્ચે ખુરશી મૂકી શકાય એટલી જગ્યા કરી દો એટલામાં મને દેખાય એવું બસ તમારા આ ફુવાજી છે ફુવા અને ડોક્ટર ડોક્ટર એમના મોટા ભાઈ અચ્છા પાઠક પાઠક સાહેબ દવે સાહેબ બરોબર વિદ્યાનગરમાં બી તમે સયાજીરાવ મહારાજાના સ્વમુખેથી અઢારે અધ્યાયોના ગીતાજીના ગ્લિમ્સ આપે આખી ગીતાનું એવી રીતે શ્લોકો એક બાજુ શાસ્ત્રીથી બોલાય છે અને મહારાજા પોતે એને ઇંગ્લિશમાં સંશોધન કરે છે પુષ્પાકમાં દરેક શ્લોકનું જ્યાં ટ્રાન્સલેશન કરતા હોય ને ટ્રાન્સલિટરેશન કહે છે એવું કરે છે બહુ સુંદર છે મારી પહેલી વખતે અમારા ડોક્ટર સાહેબ મારી સાથે હતા કેટલા વર્ષ થયા એને કેટલા વર્ષ થઈ ગયા વધારે વધારે વધારે થઈ ગયા આવું છે આપણે અવસ્થાઓ યાદ નથી રાખવાની હોતી પણ સાધારણ ખ્યાલ હોય ખ્યાલમાં રહ્યા કરે અવસ્થાઓ તો બહુ સારી હોય છે મોડિફિકેશન્સ કહે છે આપણે આ જીવન જ એ છે જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી એ જન્મથી તે છેક સુધી એ રીલ ચાલ્યા જ કરે છે સતત ચાલ્યા કરે છે રીલ પણ એ રીલ ચલાવવામાં પોતે એને પાછો પોતે જ એનો ડાયરેક્ટર થઈ જાય છે પ્રોજેક્ટર પ્રોડ્યુસર બધું જ થાય એટલે એક બાજુ રીલ ચાલ્યા કરે અને બીજી બાજુ રીલ એના જ માટે પાછી આગળ ચલાવવા માટે તૈયાર થતી જતી જાય આવી રીતે રીલ ચાલ્યા કરે છે આપણી આ મનની આખી લાઈફ લોંગ ફિલ્મની શરૂઆતથી એન્ડ સુધીની ચાલતી છે અને એવી જ રીતે સમજવાના થાય ત્યાર પછી અને થ્રુ થ્રુઆઉટ અને મોટા થયા ત્યારથી એ બીજી રીલ તૈયાર થયા કરે છે મનના લેવલે મનના લેવલે રીલ તૈયાર થાય એમાં વાણી અવશ્ય હોય જ અને વાણી અવશ્ય હોય એની જોડે વ્યવહાર હોય જ વ્યવહાર વગર ના હોય કોઈ દિવસે વાણી વ્યવહાર વગર હોઈ શકે જ નહીં એટલે મનની રીલને મુખ્ય કહ્યું એટલે આપણા શાસ્ત્રોમાં ખાસ કહેવા આવ્યું કે મન એ સંસાર બંધનું કારણ છે અને મનથી મુક્તિ એ મોક્ષ મુક્તિ છે એટલે મોક્ષ એવી રીતે સમજાય છે કે આપણે જીવનથી મુક્ત થઈએ ત્યારે જ આપણે ખરી રીતે મોક્ષ સમજાયો છે મોક્ષની કલ્પના આ રીતે છે પછી આ બધી પરિકલ્પનાઓ અને બધું ઘણું બધું થાય છે એટલે મુક્તિ મુક્તિ મુક્તિ એટલે શું કે લિબરેશન લિબરેશન એટલે શું તો કે બંધન હોય અને બંધન આપણને એનું અહેસાસ થયા જ કરતો હોય સતત કે બંધનમાં છીએ પણ શું ને કેવું ને શું બંધન એ કશું ખબર ના પડે કોઈને પણ થયા કરતો હોય હવે એમાં કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કહ્યું છે પાર્થને આટલું બધું સમજાવ્યું કે જે થયા કરે છે તું ના રહીશ તારે અત્યારે હોવું પડે પડે છે એમાં તું રહ્યા કર હોવું પડે છે એમાં રહ્યા કર હવે હોવું પડે એ કહ્યું એમાં થવા પણ આનું બધું આવી જાય છે એટલે હોવું થવું બે ભેગું થઈ જાય છે તકલીફ અહીંયા થાય છે મોટી હોવું અને થવું ડોક્ટર સાહેબ ડિફરન્સ ખરો બેમાં હમ પક્કા છે ફુવાજી <laughs> ગીતાજી બરોબર આત્મસાત કરી લીધી એ હું આપને મહારાજાનું આપીશ મારી પાસે સીડી છે આવી છે અમને ન્યુઝીલેન્ડમાંથી મળી હતી સાહેબ હમ કોઈ વખતે હું તમને મોકલા આપીશ તો મોકલાવજો અમને બહુ આનંદ બહુ સુંદર રહે આપણને લાગે મહારાજા તો બાળપણથી આવેલા એટલે પછી બધા ઇંગ્લિશ ટીચરોથી એમને ઇંગ્લિશ શીખવામાં મળ્યું છે આટલું મોટું રાજ ચલાવ્યું સુંદર એ રીતે મહારાજા પણ જોજો તમે આપણે આફરીન થઈ જઈએ એવું સુંદર એમનું બહુ સરસ છે અત્યારે વડોદરામાં પણ આ પેલી પદ્માને કહું મહારાજાનો અવાજ સાંભળ્યો છે હે હે તમારા બધા સરદારો સગા કોઈ એમને મહારાજાનો સાંભળ્યો હશે એ તો તે વખત હતા લશ્કરમાં હતા એટલે સાંભળે ને એટલે બહુ મજામાં છે ગીતાજીમાં કૃષ્ણ ભગવાને હું હું હું સ્વરૂપે ગાયું છે એ એમનું હું પણ હોવા પણ ગાયું છે એમને અને બધાને વ્યવહારમાં એ વ્યવહારમાં એમને પોતે સમજી શકે બધા એમના હું પણ હોવા એટલા માટે બધા ખવાપણામાં એમને જ કહ્યું છે એ રીતે સમજાવ્યું પણ છે પણ બહુ જ ઓછામાં ઓછી ભાષાથી સમજાયું છે એમનો ભાષાનો ઉપયોગ ઓછામાં ઓછો થયો નથી પરંતુ હોવા પરાની સ્થિતિએ દેહની સ્થિતિએ કરીને એ બહુ સુંદર ઉપયોગ થયો છે આપ જાણો છો બહુ જ સુંદર થયો છે જરૂર પડી છે ત્યાં વાણીના ઉપચાર થયા છે પણ બહુ ઓછા ઘણા જ ઓછા આપણે જોઈએ છીએ ને હમ હમ એટલે એમનું હું પણ એમને સમજાવવા માટે બધાને થવાપણામાં આખું રહસ્યો કયા છે તે એમાં કાળ કર્મ જીવન અને પોતે આ બધું જ સ્પષ્ટપણે બધાને પકડાય તો નહીં છે પણ એમના દાખલા તરીકે હાજરીપણાથી એમને બધાને બહુ કહ્યું આખા જીવનમાં કે મારો ઉદ્ધાર મારો જન્મ જાને માટે જ કહે છે જન્મ જ આને માટે છે રામ એટલે દવે સાહેબ અમને જાણવા મળ્યું અને આપનો ભાવ જે છે એ ભાવ ફલીભૂત થશે જરૂર સુંદર રીતે થશે આપનો મુકામ ક્યાં છે વિદ્યાનગરમાં જ છે કરમસદમાં છે અને બધું આપકું આપણું કુટુંબ પણ હશે બધું ત્યાં વિદ્યાનગર કરું શુદ્ધ કરું બહુ સારું જરૂર એક પોતે જરૂર આવીશું હું ક્યાં આવીશું કરમ સચ્ચે વિદ્યાનગર શું પાઠક સાહેબ કોણ વાત કરો પૂછો એમ તો આપણે જો અત્યારે વાત થતી હતી શું કે દાદા ભગવાન તો આપણે સાંભળ્યું છે સામાન્યપણે તો આજે બહુ સારી રીતે પ્રચલિત થઈ ગયું છે સ્વરૂપ દાદા ભગવાનની અસ્થિ અસ્થિ ક્યારે કહેવાય કે આપણે સદેહ હોય તો જ પરંતુ જ્યારે પરમાત્માનો પ્રકાશ અસ્થિ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય આપણા યુગ પ્રમાણથી અને કાળ પ્રમાણથી ત્યારે એ અસ્થિ અસ્થિ સ્વરૂપ જ હોય છે દ્રષ્ટાંતમાં દ્વાપરમાં જે મોટા પુરુષો થયા અવતારી પુરુષો થયા એ બધાનું અસ્થિ કણું હતું તે અસ્થિ પ્રમાણમાં એમના બધાનું હતું જ પણ વચ્ચેના ગાળા ગયા પાછા એટલે વચ્ચેના ગાળામાં પછી પરોક્ષ થઈ જાય છે એટલે અસ્થિપણું બહુ અગત્યનું છે તો આજે કળિયુગ અને કળિયુગની શરૂઆતને આખા ગાળામાં એ અસ્થિપણું હોવું એટલે શાસ્ત્રોમાં તેના ઉલ્લેખ કે આ રીતે આ રીતે આ રીતે બધી રીતે અને બધી જ રીતે છે બધા વિશ્વમાં માને પાછા ભલે માન્યતાના પ્રકારોમાં તો બહુ મોટો ફેર છે પરંતુ ભગવાનને ભગવાનની માન્યતામાં કંઈ એવો જાજો ફેર નથી પણ માન્યતાના એમના પ્રકારને કારણે એ બધા ફેર ભાષે છે બધાને માન્યતાનો જેવો પ્રકાર એવા ભગવાનને ભગવાનની એમની માન્યતાના પ્રકારના એમ હોય છે પણ ભગવાન વિશે બધા એક મત હોય છે આપણું વેદાંત શું ઉપનિષદ શું કે વિતરાગ માર્ગ શું બધા એક જ છે આ ભગવાન એક જ છે એમ આપણે માનવ સ્વરૂપે દેવ દેવીઓ ગ્રહ નક્ષત્ર તારા મંડળ આ બધું અને એને કરીને આપણું માનવ જીવન જે આગળ દ્વાપર યુગમાં હતું એ અત્યારે પણ એ ચાલુ તો રહ્યું જ છે એ પડઘા સ્વરૂપ રહ્યું છે બીજું કશું નથી પણ દ્વાપર યુગમાં જે હતું એ મજાનું હતું આજે એના જે પલગો હોય અગર તો પરછાયો હોય એના જેવું રહી ગયું પણ છતાં અમુક તો થોડું ઘણું એવું રહ્યું છે પણ એ આજની કારની મનુષ્યની સ્થિતિના આધારે છે એટલે મનુષ્યની સ્થિતિ આ કારની કેવી છે કે નિષેધાત્મકતા દરેકને જીવનમાં શંકા આવે શ્રદ્ધાનું ડગમગપણું હોય આ બધું રહે આ બધું દર સાહેબ નિષેધાત્મકતા નિષેધના આપણે નેગેટિવિટી બધી એવી નથી કે આપણે જાણી કોઈ રાખી શકે છે પણ કર્મ અને કર્મના પ્રકારે કરીને જે પ્રાકૃત પ્રારબ્ધ પ્રાકૃત છે માળખું આખું શરીરનું અંતરબારનું એ માળખું જ એવું છે આખું કૃષ્ણ ભગવાનના વખતમાં એવું માળખું હતું પણ એમની હાજરી હતી એટલે જ્યારે તેને એમ સ્થિર કરતા હતા એ જ્યારે તેને કરે હાલતા ચાલતા અને પછી છોટે કૃષ્ણ દ્વૈપાયન દ્વૈપાયનજીએ જ કર્યું કામ દ્વૈપાયનજીએ વેદવ્યાસીએ દરેક કામ કર્યું પણ આ કાળમાં બહુ મુશ્કેલ છે એટલે એના માટે એવી એક શ્રદ્ધાની સજીવન મૂર્તિ જો આજે પરમાત્મા પ્રકાશથી પ્રગટ ના થાય આપણી આગળ તો થઈ શકે નહીં હવે એમાં કલ્પના હોય છે કોઈ એવા હોય તો આમ હોય તેમ હોય તેવી રીતે હોય બધું જાત જાતનું આપણે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે બધું પણ આપણે શાસ્ત્રોમાં જાણીએ છીએ કે ભગવાન તો કેવા રૂપે કયા રૂપે ક્યાં ક્યારે આવે કોઈને ખ્યાલ નથી હોતો ખરું કે નહીં કૃષ્ણ ભગવાન હતા ત્યારે એ આવ્યા ત્યારે મોટા ભાગે એમને ગોવાળિયા ઓળખાયા ને ગોવા હમ શુક્લા પત્ર તો મજાનું છે હા તો પાઠક સાહેબ જાય એવા નથી કઈ <laughs> પેલા આપણા કોમર્સના ડીન હતા ને પાઠક શું નામ આપણા ખંભાત સગા ખંભાતમાં ખબર નથી હા એ અને નટોરભાઈ જાની શિવગીતા લખી છે તમે જોવામાં આવીએ છીએ કદાચ નટોરભાઈ મને લાગે એમાં આ કાળમાં દાદા ભગવાન પ્રગટ થયા ત્યાં બધી કલ્પનાઓ બધાની કોઈની એ ના પડે પણ જે દિલવાળા હોય દિલવાળાને કંઈ દિલવાળા એટલે કે પોતે જાણતું જ નથી કોઈ અમે દિલવાળા છીએ પણ દાદાને પકડી જાય એ બધા જલાઈ જાય શું એટલે જેમ કુશળ મચ્છીમાર હોય તો માછલીઓને ઝાડ નાખે ને કુશળ એવી રીતે સરસ નાખે ને તો ભાઈ ઝડપી જાય એવી રીતે કેવો સોચો ડોક્ટર સાહેબ આવું એવું નથી કહેતો આપણે માછલી સુધી દો આપણને કોઈ ખબર નથી આ તો પણ દાદા એવી જાગ નથી નાખી મુક્તિની જાગ નાખી જબરજસ્ત કે ભસ ઝડપાઈ જાય નહીં આપણે કેટલા જાણકાર હતા દાદા કહે છે કોણ કોણ ગરજે કરીને કોણ મારી પાસે આવ્યું મને બતાવજો જે એક હમ ચંદ્રકાંતભાઈ પહેલા કહેવું પડે એમને અપ્રસ્ત હતો પણ ગરજ એટલે સંજોગો હતા એમના પરંતુ ગરજ કહ્યું શું કહું એમના સંજોગો જેવા હતા સંજોગોના ભીડામાં થઈ ગયું એમને બહુ સુંદર થયું ચોગદમથી આવ્યા નજીકના આવ્યા પિતાજીના આવ્યા ગૃહજીવનના અંદર પોતાના અંગત આ બધી રીતે આપણે સંસારમાં માન્યતા ચાલીએ છીએ રીતે જ એને કોઈને બતાવ્યું હશે એને કોઈ જ્યોતિષમાં કહ્યું હશે એમને કે તમારો આ આયુષ્યભંગ જરાક બહુ વહેલો છે અને ત્રીસેક વર્ષની આસપાસ કહેલું અને અમે ઓગણત્રીસ વર્ષ ચાલીસ ત્રીસમું બેસવાની તૈયારીઓ હતી એટલે એ મોટો સંજોગ હતો અને આત્માને જાણવાની બહુ તમન્ના હતી દવે સાહેબ બહુ જનતા હતા એટલે ગીતાજી એ વાંચે શ્રીમદ રાજચંદ્રજીનું આ જોયા કરે અને પિતાજી ગંભીર છેલ્લી બીમારી ઉપર આ બે પ્રસંગો એવા ભારે થઈ ગઈ એમને કે રોજ એમાં અને પછી આ દાદા ભગવાન જવારથી એમના દાદા થાય એમના પિતાજીના એક કાકા થાય પિતાજીના રહેવાથી ત્રીજી ચોથી પેઢી જે છે તમને કુટુંબી કહેવાય એ રીતે દાદા એટલે નાનપણ બધું એમનો સંબંધ વ્યવહારથી પણ કરો ગામમાં પણ કરો અને બધી રીતે એ પોતે આફ્રિકાના આફ્રિકાથી પણ એ ભણેલા અહીંયા આગળ અમદાવાદમાં આપણે બીકોમ કરેલું બધું એમને એક હતા પછી બીજા હશે ના હોય એવું નથી કહેતો આ બધા ગરજથી જ આવેલા શું ગરજથી આવેલા શું કહે એમને બોલવાનું આપો પાછું સંભળાય બધાને એવી રીતે જેમ છે તેમ કહો અમુક અપેક્ષા એવું કહી શકાય કે જાણ થઈ એટલે શોધતો શોધતો સાયકલ લઈને નીકળ્યો કે મામાની પોળ ક્યાં છે પણ બીજું કંઈ ખબર નતું એટલે આજની અપેક્ષા આજે જ્ઞાન છે એટલી અપેક્ષા એવું કહેવાય કે એ વખતે જાણી નીકળ્યા હતા ના ના જાણી હેતુથી નીકળ્યા હતા હેતુ સ્પષ્ટ નતો પણ કંઈક જોવું છે એમ કરીને એટલે જોવું છે કઈ રીતે કઈ સાંભળેલું ના ફર્સ્ટ એમબીબીએસ પૂરું થયું અને સેકન્ડ એમબીબીએસ ની વચ્ચેનું જે વેકેશન દસેક દિવસનું તો ઉમરગામ ગયેલો અને ફર્સ્ટ એમબીબીએસમાં વાંચી વાંચીને થાકી ગયું તો મગજ એટલે એમ થયું કે હવે બીજી દુનિયામાં કંઈક જાણવા જેવું તો એવી રીતે એવી રીતે પણ મામાની જેવું થયું કે ઉમરગામમાં મને રમણીકભાઈ કરીને એક વડીલ હતા એટલે સમય મને પાસ ના થાય અને હું કોકવાર એમની પાસે જઉં કે કંઈક જોવા જેવું હોય તો મને આપો વાંચવા જેવું એમના તરફથી એમને મને આપતા વાંચી પહેલો ભાગ અને ફોટો દેખાડ્યો પણ આપી નહીં મને કારણ કે એમની પાસે એક જ હતી અને પોતે આયેલા નહીં પણ મને કે આ મામાની પોળમાં દાદા ભગવાન કરીને કોક છે તું જજે હું લાવો ને ભાઈ આપડા તો કઈક જાણ જોવું છે ઘરને લાભ થઈ ગયો એટલે સાયકલ નીકળ્યો બીજું કઈ ખબર નતું કશું જ ખબર નતું પહોંચી ગયું શું એન્જિનિયર સાહેબ કેમનું તમારું મોટેથી બોલો મારે દાદાજી પહેલેથી ધર્મમાં કોઈ પ્રકારનો ઇન્ટરેસ્ટ નહીં કશું નહીં દેરાસર જવાનું નહીં કંઈ વાંચન નહીં પરંતુ શૈલેષભાઈ હતા એટલે ઓગણીસો સિત્યોતેરમાં જામનગર જતા પહેલી વખત અહીં ઉતર્યા હતા તો એમની સાથે દાદા ભગવાનના દર્શન કરવા બાહુભાઈ ત્યાં ગયા હતા તો બેઠા તો દાદાજીએ થોડી વારમાં વાતચીત થઈ અને કીધું છે તમે રોકાતા હોય તો તમને જ્ઞાન આપી દઈએ જ્ઞાન શું કશી ખબર નહીં એટલે અમે તો રોકાયા નહીં પણ જામનગર જતા રહ્યા પછી ઇઠ્યોતેરમાં અહીં ભણવા જયારે આવ્યો ત્યારે જ્ઞાન પહેલી વાર લીધું અને પછી જયારે એમની નજીક આવ્યો સાયન્સ ખબર ના પડી પણ જયારે નજીક આવવાનો યોગ આવ્યો પુણ્યનો યોગ અને એમનો પ્રેમ જોયો અને જેમ જેમ સાયન્સ સમજાતું ગયું તેમ તેમ અંદર એટલો બધો આનંદ આવતો ગયો પછી થયું કે જે છે એ આપણે મળી ગયું છે ને હવે આની આપણી પૂર્ણાહુતિ કરી લેવી છે કોઈ પણ પ્રકારે પાઠક સાહેબ આ બધા છે ને આ એન્જિનિયર ડોક્ટર આ પણ બહુ આપણે ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિકલ આ ઇલેક્ટ્રિકલ બધા ભણેલા છે અત્યારે અઢાર આવા જુવાનીમાંથી જ કોલેજને પછીના કાળ નજીકના કાળમાં બધાએ દાદા ઉભારે જોયું એમાં ખેંચી ગયા કે મેં કહું જાળ એવી કે આ બધા ખાસ પાવરફુલ હતા બધા ખેંચી ગયા ખેંચાઈ ગયા અને એમને નક્કી થયું કે આ કંઈ ફસાયા નથી આ તો છૂટી ગયા ફસામણમાંથી એવું એમને સંવાદ આવ્યો સંવાદ આવ્યો હવે ફરતી ફસાવું નથી કે છે એટલે પછી દાદાને કહ્યું કે દાદા કાચા હતા નહીં એટલે કે આ તો કહેતો પણ જોઈએ તો ખરા એટલે બધા એને ખખડાવતા ગયા તો કોઈને ખબર ના પડી ગમને ખખડાવે છે આ એટલે અસર રાણી ચાપ સિક્કો છે ને ખરું કરતો કકડાવાય ને તો અવાજ આવે આવતો હતો ને આપણો હે અત્યારનો સિક્કો આવેલો છે શું કહો છો રાણી સાહેબ જ કકડાવતા તો બધાએ ભાવ કર્યો દાદા હવે અમારે બસ સપડાવું નથી આ સંસારમાં અમને છોડો સંસાર છોડાવી દો જ્ઞાન તો મળ્યું પણ આ વાત ભાવ એટલે બધાએ બ્રહ્મચર્યનો આજીવનનો ભાવ થયો દાદાએ છ મહિના કોઈને કોઈને જેવો જેવો સમય જેને જરૂર પડી અમુક અમુકને વરસે બે વરસે હતા ખરું કે નહીં હમ આપે એક મહિનાનું આપે ત્રણ મહિનાનું છ મહિના આવી રીતે કરે અને જોઈને પછી કયું કાંઈ આવે પાક્કું એવા બધા અત્યારે અઢાર છે એક્ટિવ છે બધા આખા ભારતમાં અને વિદેશમાં બધે એમના ગોઠવણી પ્રમાણે ફર્યા કરે છે બધા અનાજ ખાતર એટલે પોતાના સ્વાદ ખાતર ફરજ પાછા પણ શ્વાસ ખાતર ફરવું એ સારું કહેવાય દરે સાહેબ સ્વાર્થ માટે હા કારણ કે એમનો નિજી સ્વાર્થ છે નિજી સ્વાર્થ તો સારો ના કહેવાય પાઠક સાહેબ પણ બોલતા કેમ નથી ના નિજી નિજી નિજી નિજી સ્વાર્થ આ દિનેશભાઈ સાહેબ છે એમના સ્વાર્થથી જ આ બધું નોકરી કરે બધું કરે બધા એન્જિનિયરો સાહેબને બધાને વાતો કરે પાછા સ્વાર્થી કરો છો કે તમે કેવી રીતે નિસ્વાર્થી સારું કહેવાય પડે એટલે સ્વર્થ સ્વર્થ અને સ્વર્થી સ્વાર્થમાં બધાનો સ્વાર્થ સમાઈ જાય છે એટલે એ પોતાના માટે જીવન હતું જ નથી અને એ જીવન કંઈ બીજા માટે જીવે છે એવું પણ નથી પણ પોતા માટે ના જીવાય એ જ્યાં બધા બધા જોડે રહેવાનો તો સંયોગ છે જ કોઈ એકલું તો રહી શક્યું નથી એટલે બધામાં બધા વ્યવહારોમાં અને વ્યવહારના બધા જ ઇન્ટર રિલેશન્સમાં આંતરિક વ્યવહારોમાં ધીરે આવે છે બધાને એ બધામાં સ્વ અને પર બે રીતે હિતકારી થઈ પડે એટલે સ્વ અર્થી સ્વાર્થ હોય તારે જવું બને એ તો બનવું મુશ્કેલ છે એટલે આ દાદા ભગવાનને આપણે કહ્યું પરમાત્મા પ્રકાશ એ દાદા ભગવાન એ આપણું સ્વરૂપ છે એ આકારના વિશે પ્રગટ થયેલું અને બધાને આજે માનવ માત્રને મનુષ્ય માત્રને આપણા ભારતમાં તો ભારતવાસી માત્રને કામમાં લાગે એવું બહુ સુંદર છે ખાસ કરીને ખાસ કરીને અને વિશ્વમાં વૈશ્વિક સ્તરે પણ એટલું જ કામ કરે એવું છે પરંતુ વૈશ્વિક સ્તરે જે રીતે કામ કરે એમના પ્રમાણથી કરે જરૂર અંતનું સુખ આપે શાંતિ આપે એ બધું ચાલે એમાં એમના આપતા નામની બહુ સુંદર બધા જ આપણા ભારતીય ધર્મોના સાર સ્વરૂપે એમનો અનુભવનો નિચોડ નેવર્ક એવું લગભગ આટલું જાડું એક છે શાસ્ત્ર એ બધો સત્સંગ જે એમને ત્રીસ ત્રીસ વર્ષ સુધી જ્ઞાન થયા પછી એમનાથી થયા કરેલો અને છેલ્લા પાંચ સાત વર્ષમાં તો પુષ્કર થયો એ બધા સત્સંગોમાંથી તારણ કાઢીને જે વાણી નીકળે અને એમાંથી અમુક સૂત્રો નીકળ્યા છે સૂત્રો એટલે જેમાંથી સૂત્ર હોય એમાં બધી સમજ આપણને મળી જાય એ સૂત્ર સ્વરૂપે નીકળ્યું સૂત્રોનું આખું પુસ્તક બન્યું અને આપતા સૂત્ર એવું આપ્યું છે આપણી પાસે હશે નહીં આપે આપ્યું છે ને તો આ જરૂર પહોંચાડજો હા ડૉક્ટર સાહેબને એમને અને દવે સાહેબને ત્રણ કોટી શાહ સાહેબ પાસે લેજો એમાંથી આ ત્રણ આજે છે આપણે લઈએ આજે સત્સંગ માટે પહેલું સૂત્ર છે આપતા સૂત્ર ચાર હજાર એકસો ને એકસઠ લગભગ સાડા ચાર પોણા પાંચ હજાર એટલા છે એમાં ટોટલ બધા જ્ઞાની એટલે પોતાના સ્વરૂપનું અને સ્વભાવનું જ ચિંતન થયા કરવું સ્વરૂપ એટલે પોતે કોણ છે એ ડિસાઇડેડ થવું અને સ્વભાવ એટલે આત્માના ગુણધર્મ એમ જ રહ્યા કરવું એનું નામ જ્ઞાની જ્ઞાની આમ તો જ્ઞાન શબ્દ બહુ પ્રચલિત છે અને બધા સમજાય છે જ્ઞાન એનું નામ જ્ઞાન કે જ્ઞાન બધા જ્ઞાન જાણવાની બહુ તમન્ના છે ને જ્ઞાન જ્ઞાન પણ જ્ઞાન ક્યાં મળે ક્યાંથી મળે શાસ્ત્રમાંથી જરૂર મળે પરંતુ એ શાસ્ત્ર જ્ઞાન જ હોય કારણ કે ગીતાજી કૃષ્ણ ભગવાને એમને સહજ સ્વરૂપે નીકળી ગયું એ વાણીનો આખો ઉપચાર એ વેદવ્યાસજીએ અને મહાભારતમાં એનું બહુ અગત્યનું અંગ સ્વરૂપે અને પ્રસ્થાન સ્ત્રયમાં પ્રામ કરેલું બહુ સુંદર એ ગીતાના વચનો આવી ગીતા સ્વરૂપે આજે આપણને જોવા મળે છે અને એના તો બહુ બહુ વિવેચનો થયા છે ટીકાઓ થઈ છે દેખાણો થયા છે બહુ વિચારકોથી ચિંતકોથી શાસ્ત્ર જ્ઞાન પંડિતોથી બધી ઘણી રીતે થયું છે સ્ટીફન મિચેલ કરીને છે અમેરિકામાં સ્ટીફન મિચેલ એમાં ત્રણેક વર્ષ પર ચાર વર્ષ પર મારી પાસે જોવામાં આવ્યું તો લીધું મેં પુસ્તક બહુ સુંદર હતું આના માટે છે એક્ઝેક્ટ ટ્રાન્સલિટરેશન ઇંગ્લિશમાં કરેલું શ્લોકના શ્લોક સ્વરૂપે કર્યું છે એમને બહુ સુંદર કર્યું છે સ્ટીફન મિચર જોવા જેવી છે એનો પૂર્વ ભાગ અને પૂર્વ ભાગમાં જે આપ્યું છે બધું એની સમજરૂપે બેકમાં પાછળ આપ્યું છે બધું બહુ સુંદર આપ્યું છે એમને હવે આવી ગીતા થોરો જેવા ફિલોસોફરોને પણ એને સમજે કે કૃષ્ણ ભગવાન અહીંયા પાર્થને આ સમજાવે છે કે એ માનવામાં આવે નહીં આ બની શકે નહીં કે હવે બિલીફ અને ડેવલપમેન્ટનું સ્તર છે ગમે છે બહુ આ કે થોડો તો બહુ મજાનો ફિલોસોફર અમેરિકાના હમ એમાં એવી રીતે બધાના ઉલ્લેખો છે બધાને તેમાં પણ એમને જે લખ્યું છે જેમને ટ્રાન્સલેશન કર્યું છે એમને બહુ સુંદર લખ્યું છે ગીતાના શ્લોકોનું એક્ઝેક્ટ ટ્રાન્સલેશન કરીશ લાઈન ટુ લાઈન જ્ઞાનીનું જ્ઞાન આપણે કહીએ છીએ જ્ઞાની જ્ઞાન અને જ્ઞાની તો બેનો શું સંબંધ એ કૃષ્ણ ભગવાન જ્ઞાની મહાત્મા કહેવાતા આજે પણ બધા ઉલ્લેખો આવે છે એમના સંબંધી રામ માટે પણ આવે છે એટલે મહાત્મા શબ્દ જે વપરાય છે એ જ્ઞાન દશામાં એ દશા માટે વપરાય છે દશા માટે દેહ છે દેહ સાથે છે અને દેહ સાથે હોવાથી દેહ દશાએ કરીને છે ત્યાં આગળ મહાત્માનો ઉલ્લેખ આવે છે મહાત્મા શબ્દ અને ત્યાર પછી સંસ્થાના સ્તરમાં તો સંત પુરુષ આવે છે પણ સંત પુરુષને મહાત્મા કહીએ પણ એ સંસારમાં સંસારની લૌકિક ભાષામાં લૌકિક ભાષામાં તો હોય જ બધા વ્યવહાર છે ને આખો એ તો જ હોય જ એટલે ત્યાં આગળ આ ગુરુ શિષ્યનો સંબંધ બધાનો આપણે ત્યાં આ અવતારી પુરુષો થયા અને એમના જે ગુરુ સ્વરૂપે હતા બધા એ પણ એ મહાત્મા સંતપુરુષો કહેવાય અવતારી પુરુષ એમની પાસે ગયા છે એમને બધી રીતે એટલે જ્ઞાની અને જ્ઞાન આ બેનો સંબંધ તો શ્રીમદ રાજચંદ્રજીએ બહુ સુંદર એનો ઉલ્લેખ કર્યો અને કહ્યું જ્ઞાન જ્ઞાનીમાં કહ્યું અને આજ ભગવાન દાદા ભગવાને કહ્યું જ્ઞાન જ્ઞાનીના હૃદયમાં સ્થિત છે એની બહાર જે જ્ઞાન છે તે પરોક્ષ જ્ઞાન છે અને શાસ્ત્ર જ્ઞાન છે જ્ઞાન એના યથાર્થ સ્વરૂપે અને યથાર્થ પ્રકાશે કરીને એ જ્ઞાનીના હૃદયમાં છે એટલા માટે કહ્યું જ્ઞાન જ્ઞાનીમાં કળો જ્ઞાનની શોધ બધાને હોય ઝંખના છે બધી છે પણ એનામાં ક્યાં જોવું તો કે જ્ઞાની તો કે આ જીવનમાં પછી એની ભાવના કરીએ કે આપણે જ્ઞાન માટે અહીંયા જઈએ ત્યાં જઈએ ગમે તે જઈએ શું કરવું શું તો કે બસ શ્રીમદજીનું બહુ સુંદર છે એક સત્પુરુષને શોધ અને એ તેને પ્રાપ્ત થાય એટલે ભાવના સતત જંખ્યા કરે સત્પુરુષને મળવાની અને મળે તો એમની પૂઠે પૂઠે વયો જા કરશે તું અને પછી મોક્ષ ના મળે તો મારી પાસેથી લેજે હવે શ્રીમદ તો વ્યવહારમાં હતા માણિક વેપારનો બધો ધંધો હતો એમનો છતાં આટલી ખાતરી બીજું કાંઈ શોધમાં કે છે ખોજ તો બહુ જ્ઞાનની કરી બીજું કાંઈ શોધમાં એથી શરૂ કરીને એવું સુંદર મૂક્યું છે એમને વચ્ચેનો આ અનુભવ પ્રમાણ છે આના પરથી અનુભવ પ્રમાણ આપણને ખબર પડે કે અનુભવ પ્રમાણ કોને કહેવાય આપ સમજે પછી મોક્ષ નામ મારી પાસે છે હવે સત્પુરુષ કોણ કે નિષ્દિન જેને આત્માનો જ ઉપયોગ છે આપણે આ કહ્યું નહીં આગળ આપ સત્રમાં જેને કંઈ સ્પૃહા નથી ઈચ્છા નથી એટલે આમ તો સ્પૃહા વગર તો આપણે ઘણી રીતે સંત પુરુષોમાં જોઈ શકીએ છીએ પણ આકારમાં જોવું જરા મુશ્કેલ છે બહુ મુશ્કેલ છે આકરું છે પણ જ્યાં જેટલે જેને જેટલી હોય એ પ્રમાણે જોઈ શકીએ એને સ્થિરતા વ્યવહારમાં પણ જોઈ શકીએ આપણે વ્યવહારમાં પણ જોઈ શકીએ હમ ફુવાજી નિષ્ફળ નથી એટલે <laughs> તમે ફુવાજી કહો છો એટલે કહો છો તમે પક્ષ લેવા માટે નહીં પક્ષ લેવા માટે નહીં ડોક્ટર દિનેશભાઈ કેવા છે મજાના હે તમે પણ શીખવા આવે છે કે નહીં મદ્રાસ હતા ને કેરિયર મદ્રાસમાં ગઈ હા હા અચ્છા હા બરાબર છે આપ અમદાવાદમાં નહીં તો તો ત્યાંનું ને બધું જાણો થોડું વર્કિંગ એ તો તામિલની જ લાગે છે ને તમે ઇન્ડિયન નથી ને બરોબર સરસ સરસ આપ અમદાવાદ છો ને એટલે જ્ઞાનીની ઓળખ જ્ઞાન જ્ઞાનીમાં કરો બહુ સુંદર જ્ઞાની એટલે પોતાનું સ્વરૂપ અને સ્વભાવનું જ ચિંતન થયા કરવું સ્વરૂપ એટલે પોતે કોણ છે ડિસાઇડેડ થવું અને સ્વભાવ એટલે આત્માના ગુણધર્મ એમ જ રહ્યા કરવું એનું નામ જ્ઞાની જ્ઞાની સ્વરૂપમાં જ રહે નિરંતર સંસારમાં એક ક્ષણ વાર પણ ના હોય હવે શરીર સાથે હોય ત્યારે જ આ દશા હોય એટલે અમને દશા બતાવી છે જ્ઞાનીની સૂત્ર નંબર ચાર હજાર એકસો છન્નું વિજ્ઞાની ક્યારે થઈ શકે આખી મનની ગ્રંથિઓ ઓગરી જાય બુદ્ધિના બધા પર્યાયો ઓગરી જાય પછી જ્ઞાનના પર્યાયો શરૂ થાય એ પછી ઓળંગી જાય ને જ્ઞાનીની જ્ઞાનની બહાર નીકળે ત્યારે વિજ્ઞાન ગંગ આત્મા થાય ફરી વાંચું વિજ્ઞાની ક્યારે થઈ શકે આખા મનની ગ્રંથિઓ ઓળંગી જાય બુદ્ધિના બધા પર્યાયો ઓળંગી જાય પછી જ્ઞાનના પર્યાયો શરૂ થાય મહત્વનું છે એ પછી ઓરંગી જાય ને જ્ઞાનની બહાર નીકળે તારે વિજ્ઞાનજન આત્મા થાય આ વાત છે એટલે વિજ્ઞાનજન આત્મા એટલે વિજ્ઞાની એ બે વસ્તુઓ સમજવા જેવી છે સામાન્યપણે આપણે આત્માના આત્માની સંબંધમાં મોક્ષ અને મોક્ષની બાબતમાં કર્મ પુનર્જન્મ આ બધી બાબતોમાં પશ્ચિમમાં બહુ ચર્ચાઓ ચાલે અને બધા એ લોકો એમના અનુમાનમાં પણ ના બેસે એટલે પ્રમાણ માગે બધા આમ છે તેમ છે આવું છતાં આજે એ બાબતમાં આ ભૌતિક વિજ્ઞાનના પ્રકાશને કારણે અને એના પ્રગતિને કારણે પણ અને બુદ્ધિના વિકાસને કારણે આજે આ કાળમાં ખાસ કરીને એમાં કંઈક ચંચુપાત થયો છે એવું તો જોઈ શકીએ છીએ આપણે આપણે પણ એમને આધાર લઈને કોટ કરીએ છીએ આજે તમે જોજો પશ્ચિમના બધા જ આપણા જ શાસ્ત્રો આપણા જ ગ્રંથો એમાં લઈ અને કરી છે કોટ થયા કરે એટલે આપણે કોટ કરીએ તો આપણા ગ્રંથોને વધારે પ્રમાણ મળે એમ હકીકત જુદી છે આખી હકીકત બિલકુલ જુદી છે તો બને એ તો કારણ કે આજનું વિજ્ઞાન બૌદ્ધિક પ્રકાશ બૌદ્ધિક યુગ અને એમાં આ પ્રમાણે વિચારક દશામાં પણ બધી રીતે થયા કરે છે પરંતુ વિજ્ઞાન એ શબ્દ બહુ સમજવા જેવો છે ભૌતિક વિજ્ઞાન એ પણ વિજ્ઞાન છે પણ વિજ્ઞાન વિજ્ઞાન સ્વરૂપે ત્યારે જ હોય કે તેમાં કલ્પનાઓ ધારણાઓ એ બધી એમને પ્રયોગોએ કરીને પ્રસ્થાપિત કરે કે નહીં આ પ્રયોગથી આમ છે જે સિદ્ધાંત હોય એમનો જે વિજ્ઞાનમાં ભૌતિક વિજ્ઞાનમાં એ કરે એ ચારેય વિજ્ઞાન કહેવાય છે એટલે સાયન્સ શબ્દ બહુ સાદો છે એમનો બહુ સાદો શબ્દ છે પણ વિજ્ઞાન શબ્દ એ બહુ ટેકનિકલ શબ્દ છે વિજ્ઞાન જ્ઞાન શબ્દ જ બહુ મહત્વનો છે ટુ નો જાણવું અને જાણ જાણ કર્યા જ કરવું જાણ જાણ કર્યા જ કરવું પણ જાણવાનો છેડો આવે તે કંઈક સમજાતું નથી જાણ જાણ કર્યા કરવું છેડો આવે ત્યારે ખબર પડે કે જ્ઞાન શું છે એ તો જ્ઞાન ખબર કેમ પડે બુદ્ધિના પ્રયત્નો અને બુદ્ધિનો પુરુષાર્થ ખોટો નથી વિચારે કરીને પણ ખોટું નથી બહુ સારું છે વિચાર તો ભૂમિકા બહુ સારી કહેવાય અને એમાં વિચારની ભૂમિકાએ કરીને આ હિત અને અહિત એ હિતાહિતનો સદવિવેક બહુ સુંદર રીતે આપણામાં વિચક્ષણતાએ રહ્યા કરતો હોય જે કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કહ્યું છે વિચક્ષણતાએ એટલું જ કહ્યું છે એટલે કૃષ્ણ ભગવાન તો બે જ વાત કહેવા માગે પણ એ મર્મ સ્વરૂપ હતી આ ગીતા આજે શબ્દ દેહ પ્રમાણથી મળી આપણને પણ મર્મ ક્યાં સમાય એમાં મર્મ સમાય નહીં દેતો જે વિવાદ ચાલતો હતો કૃષ્ણ ભગવાનનો જ્યારે જેટલો સીધો વિવાદ સીધો ડિરેક્ટ એમનાથી જેમનાથી જેમના વિષય હતું ને જે હતા એમના સમક્ષ હતા એ બંનેને વચ્ચે હતો વિવાદ એ વિવાદમાં કૃષ્ણ ભગવાન જે કહેવા માંગે છે મર્મ ક્યાંથી આવે મર્મ તો આવી શકે જ નહીં ને એ વાત બહુ મોટી છે હમ મનમાં પણ એ અદભુત પરમાર્થ આશયયુક્ત હોય છે પરમાર્થ આશય હોય છે એમાં શું એટલે સ્વ પર આખું બંનેનું હિત સચવાય એવા પ્રકારનો હોય છે મર્મ બહુ સુંદર હોય એટલે આ વિજ્ઞાન શબ્દ બહુ અગત્યનો છે આપણે ભારતમાં સનાતન આર્ય જીવનની સનાતનતા આર્યજીવન એટલે તો આર્યન શબ્દ છે ખરી રીતે તો આર્યન વિશ્વમાં આજના ઇતિહાસકારોએ પશ્ચિમ શું કે પૂર્વ શું બધાએ જ જાતિ સ્વરૂપે લીધું બરોબર છે ને સાહેબ જાતિ સ્વરૂપે ના એ જીવવાની રીત ઉપર છે આર્યન શબ્દ જીવવાની રીત સ્વરૂપે હવે જયારે જર્મનીમાં થોડીક એક વાત નીકળી હતી કહ્યું ત્યાં આગળ આર્યન આર્ય શબ્દ તો બહુ વધારે પ્રચલિત છે ત્યારે તત્વાર્થ સૂત્ર જેને ટ્રાન્સલેટ કરી છે ભાઈ એ મળ્યા એમના ધર્મપત્ની હતા જોડે એટલે એમને જૈન ગ્રંથો સારા એવા કર્યા છે પછી મને એનો જર્મની ભાષાંતર આપ્યું ઇંગ્લિશનું બંને આપ્યા તો એમને વાત કરી ત્યારે એમને બહુ સમજદાર હતા બહુ વિચારક હતા એટલે એમને ખ્યાલ આવ્યો આ વાત બિલકુલ કરેક્ટ છે આર્ય શબ્દ એ જીવનની રીતિ નીતિ છે એના પર છે તો કયું જીવન તો કે આંતરજીવન આંતરજીવન એટલે શરીરથી જીવીએ છીએ શરીરથી જીવીએ છીએ તે કેવી રીતે આંતરજીવન તો કે એ અંતરમાં જવા માટે અને આપણે આ જે ફ્લિટિંગ અને આવન જવાનવાળું છે સુખ અને દુઃખ અને એમાં બધું અને જીવનની બધી પરિસ્થિતિઓ દ્વંદ્વ ગુણવાળી બધી જ એમાં કઈ સ્થિરતા હોય તો એ અંતર એટલે હવે અહીંયા વેદાંતમાં આપણો બ્રહ્મ વિતરાગોનો આત્મા શિવજીનો શિવ સ્વભાવ શિવ સ્વભાવ સંસારમાં એ રુદ્ર સ્વરૂપે લેવાયો અને પરમાર્થમાં કલ્યાણ સ્વરૂપે લેવાયો શિવ સ્વભાવ શિવ સ્વભાવ એ શરીર સ્વભાવ નહીં શિવ સ્વભાવ તો શરીર સ્વભાવ શું હોઈ શકે તો કે જીવ સ્વભાવ તો ખરો જ ને એટલે આમાં જીવ શિવની આપણી આપણી આવી સાહેબ એમાં આ વિજ્ઞાન કળિયુગમાં પરમાત્મા પ્રકાશનું પ્રમાણ શું દાદા ભગવાન વિશેનું તો કે આ વિજ્ઞાન અંદર વિજ્ઞાન ખુલ્લું થયું તે તે આપતાસૂત્રોમાં આખું વિજ્ઞાન છે એ આપણને પહોંચાડશે આપ જરૂર જોજો અને આપણે મળીશું ત્યારે ખૂબ આને માટે પછી વાતો કરીશું વિજ્ઞાન ક્યારે થઈ શકે વિજ્ઞાની ક્યારે થઈ શકે આખી મનની ગ્રંથિઓ ઓરંગી જાય બુદ્ધિ બુદ્ધિના બધા પર્યાયો ઓરંગી જાય મોડિફિકેશન ફીજીસ પછી જ્ઞાન પર્યાયો શરૂ થાય છે જ્ઞાનની વાત કરી હતી અને એ પછી ઓરંગી જાય આખા ને પછી જ્ઞાનની બહાર નીકળે ત્યારે વિજ્ઞાનગન આત્મા થાય એટલે આત્માનું પરમાત્મા સ્વરૂપે અનુભવ પ્રમાણથી શરીર સાથે રહીને કેવી રીતે હોવા પણ એ જ વાત છે આ બહુ સુંદર છે વિજ્ઞાન વિજ્ઞાન એટલે પોતાના મન વાણી સ્વરૂપ અને કાયા સ્વરૂપ બધા પ્રાકૃત અને પ્રાકૃત ગુણોથી જે છે તે બધા એના બધા મોડિફિકેશન્સ મોડ્સ અવસ્થાઓ જેને પર્યાયો કે છે શાસ્ત્રમાં એ બધી પર્યાયો બધી ઓરંગી જાય ત્યારે એ દેહથી ઓરંગાતી ઓરંગાતી બધા કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય વાણી બાર અંદર આ બધું જ આવે અંદર હમ બધું જ આવી જાય અને સાથે સાથે મન કહ્યું એટલે એમાં બધું આવી ગયું અંતકરણ પૂરું આવી ગયું બધા પર્યાયો ઓરંગાયા એટલે બુદ્ધિના પર્યાય બહુ અગત્યના છે મહાવીર ભગવાન અને બુદ્ધ ભગવાન બે સમકાલીન હતા બુદ્ધ ભગવાન વયમાં આઠ દસ વર્ષે મોટા છતાં માહિર ભગવાનનું આયુ બોતેર વર્ષ જેવું અને બુદ્ધ ભગવાનનું લગભગ એસી એમાં બંને આપણે જોવા જેવું છે બુદ્ધ ભગવાન ઓગણત્રીસમી વર્ષે મહેલ છોડે છે મહેર ભગવાનનો સમય ત્રીસમા વર્ષે આવે છે બધું એટલું પ્રમાણ છે એમનું સમકાલીનપણે બહુ સુંદર છે અને ત્રીસ વર્ષથી બેતાળીસ સાડી બેતાળીસ વર્ષ સુધી એ મહાવીર ભગવાનનો કાળ છે આખો એ તપ કાળ છે તપ અને આવી રીતે બુદ્ધ ભગવાનનો કાળ એમની રીતે આવો તે એ રીતે એમનો કરો બંને રીતે અને બંને મનના આખી ગ્રંથિઓ બધી હતી એ ઓરંગી ગયા હતા બુદ્ધ બુદ્ધની અવસ્થા બુદ્ધિની બધી તરિયાઓ એ ઓળંગવામાં હતા પ્રોસેસમાં હતા અને બહુ સારી એવી છેલ્લી કક્ષાએ સંસ્થામાં કોઈ ના હોય એવી કક્ષાએ ગયેલા પરંતુ છેલ્લી કક્ષાઓ છેલ્લા પર્યાય ઓરંગવાના રહે છે ત્યાં જ આગળ એમને એ આયુ કર્મ કર્મ ફળ સ્વરૂપ દેહનું ત્યાં એ આયુ રંત આવે છે અને ત્યાં આગળ એ સ્થિર થાય છે છેલ્લા પર્યાયો ઓરંગાયા નથી અવસ્થાઓ બુદ્ધિની અવસ્થાઓ આટલું એટલે એ બુદ્ધ એટલે એ રીતે જ્ઞાની કહેવાયા છે અને મહાવીર ભગવાનને છેલ્લે છેલ્લે બધા જ ઓરંગાઈ ગયા હતા એટલે મહાવીર ભગવાનને તો બુદ્ધિના પર્યાયો તેમને સારી રીતે ઓરંગી ગયા હતા પણ સીધા જ મન ઉપર આવી ગયા હતા છેલ્લામાં છેલ્લું મન ઉપર આવવું પડે છે પરંતુ અહીંયા મનને બુદ્ધિ સાથે કહ્યું કે આ કળિયુગના પ્રમાણથી કહ્યું પેલું દ્વાપરના પ્રમાણથી હતું આટલો ફેર હતો બેમાં દ્વાપરના પ્રમાણમાં એ ક્રમ તો છે જ પણ મહાવીર ભગવાન એટલે તીર્થંકર આપણે માનીએ છીએ કે જૈનોના છે એક સાંપ્રદાયિક માન્યતાના કારણે દ્રષ્ટિએ કરીને એ જૈનોના મનાઈ ગયા હકીકતમાં એ સર્વબધાના છે બધાના છે જીન એટલે જ્ઞાની જૈન દર્શનમાં માનનારા બધા જ પોતાને કે જૈન શબ્દ એ સાંપ્રદાયિક દ્રષ્ટિમાં આવી ગયો આખો એટલે સંકુચક દ્રષ્ટિ વ્યવહારમાં આવ્યો વિશાળતા શાસ્ત્રો બીજું બધું છે અંદર પણ આ આટલું થઈ ગયું અને એના કારણે જે બધાનાથી એમનો લાભ મળવો જોઈએ બધાને એ બધાને ના મળી શક્યો આ બહુ અને વેદાંતની બાબતમાં જરાક બહુ વિશદ થયું છે બહુ જ એનું ખુલ્લાપણું થયું એટલે એ બધું ઉપનિષદોમાં આપણે જોઈએ જ છીએ એટલે તીર્થંકર મહાવીર ભગવાન એ પણ બહુ મોટું છે તીર્થંકર એટલે કરનારા નહીં પરંતુ એમનું અસ્થિપણું હોવાપણું દેહ કરીને છે તે દેહ કરીને મન વાણી અને વ્યવહાર સ્વરૂપનું એવા પ્રમાણે છે કે એમનું પૂદગલ પ્રાકૃત પ્રારબ્ધયુક્ત પૂદગલ પૂદગલ એટલે શરીર એના જે ગુણો છે ને એ એટલી ઉચ્ચ કક્ષાએ એ વિકાસ પામે છે આ વિજ્ઞાન પડેથી અને એટલા વિકાસ પામે છે કે એમાં અમુક તો જન્મજાત સાથે લઈને જ આવે છે પોતાના જ પુરુષાર્થના જ્યાંથી એમને બીજ પડી જાય છે આખું કે એવો પોતાનું સુખ તો અનંત અંતરમાં જ પડેલું છે બચ્ચું બાસે છે અને ક્યાં કરીએ છીએ આપણે એ પરંતુ જે કૃપાથી અને કરુણાથી એ સુખ પડ્યું છે જેમને થકી એ બીજ પડ્યું છે ત્યારથી પ્રાપ્ત થઈ અને એમની ભાવનાયુક્ત આખી દશા કરીને એ પોતે પોતાના જન્મકૃત જન્મ એ કરીને એ પૂતગલના અતિશયો સાથે જન્મે છે એ જ્યાંથી પણ ચવન છેલ્લું થાય છે અને માતાના ગર્ભમાં આવવાનું થાય ત્યાંથી જ એ થઈ જાય છે ચાલુ થઈ જાય દેવોમાં દેવોનું આયુ અવસ્થા બદલાય તો છ મહિનાથી આગળથી એમને બધું દેખાય બધું કારણ કે એમને દેખાવાનું બધું આપણે ક્લિયર વોલ્સ બધું કહીએ છીએ ને એ ટાઈપનું હોય છે આપણા જેવું નથી હોતું એટલે કહીએ છીએ ને ઇન્દ્રને ઇન્દ્ર જયારે આટલી આંખો છે નેત્રો છે ને બધું એ બધું એ પ્રમાણ એટલે આત્માની અનંત શક્તિઓ છે અનંત શક્તિઓ છે અનંત આનંદ એમાં આ મહાવીર ભગવાન બેતાલીસ સાડી બેતાલીસ વર્ષે ઔરંગઝેબ છેલ્લું જ બુદ્ધિની બધી ગ્રંથિઓ વગડતા છે એમને કેવળ જ્ઞાન ખુલ્લું થઈ જાય છે એટલે જ્ઞાન તો પોતે સાથે લઈને જ આવેલા છે આગળથી બીજ પડીતાથી ભાવતા ભાવતા અને સાથે અને જન્મતા અમુક પછાત શરીરના શરીરે જન્મ લીધો એટલે એના જે હતી એ ખુલ્લા થાય છે પછી દેવો ખુશ થઈ જાય છે દેવકૃત અમુક હોય છે અને પછી એમને કેવળ જ્ઞાન થાય છે તો પછી એ અંગેના આવી રીતે આખું મન વાણીને કાયા વ્યવહાર આખું એમનું હોવાપણું આખું એ સોએ સો ટકા હોવાપણું થઈ જાય છે આખું એટલે આત્માનું પરમાત્મા પ્રકાશપણું સોએ સો ટકા અને દેહનું દેહ પ્રમાણથી પણ એમાં દેહ પ્રમાણે એ પ્રકાશમાને કરી ગયા દેહ આખું હોય એટલે પ્રકાશમાં તો પ્રકાશ તો કોને દેખાય દિવ્ય પ્રકાશ એટલે આપણે એનો ઓરા સમજીએ છીએ ઓરા દેવોને બધું સમજાય પરંતુ ગ્રહણ તો માનવ મનુષ્યનો જ થઈ શકે યુવતી ના થઈ શકે આપ જાણતા હશો પાઠક સાહેબ બુધ એમની દિવ્ય વાણી નીકળે ને સંભળાય બહુ જ ગમે એમને પણ એમને બહુ જ પરિણામ ના પામે દેવોને એ આયુ કર્મને અવતાર જ એવો છે એ મનુષ્યને જ કારા માથાના માનવીને જ એ બહુ પરિણામ પામે અને તે પાછો એમની જોડે જેટલો હિસાબ હોય એ હિસાબ પરિણામ પામે જેવો હિસાબ જેટલો જે પ્રકારનો એ પ્રકાર દેવાનો ભગવાન ભાવના ભૂખ્યા છે પણ ભાવ અનુસાર એમની કૃપા અને કરુણાનું ફળ આપણને પ્રાપ્ત થાય છે ભાવ અનુસાર હવે ભાવ તો બહુ મોટી વસ્તુ છે આખી ભાવ પણ ભાવ કોને કયો તો કે આત્માને કહીએ તો કઈ રીતે તો કે સ્વભાવ કહેવાય તો આત્મા જોડે શરીર છે શું તો કે છે બરોબર છે પણ એ બહિર્ભાવ છે એટલે પરભાવ છે અને સ્વભાવ અને પરભાવ આ બેનું સાથે હોવા પણ હું ક્ષીર અને નીર પંકજ અને જળ પંકજ એટલે તો કાદવ સલીલ એટલે જળ અને કમળ દેવ રીતે આવી રીતે આ બેનું સ્વ ને પરપણામાં એ આખું સ્વનું સ્વપણું સ્વપણે જ પરિણામે જે આપણું આગળ જ્ઞાનીનું કહ્યું તે અને પર સ્વરૂપ જે કર્મ ફળ સ્વરૂપ આખું શ્વાસે શ્વાસે પરિણમતું પરિવર્તનશીલ છે આખું તેની પરિવર્તનશીલતા પરિણામ બંને સાથે બે ધારાઓ આમ નોખી રહ્યા જ કરે એમને અને એ સતત પોતાની આત્માની આત્મ સ્વરૂપની આત્મ સ્વભાવની ધારામાં જ હોયા કરે પરમ વિશુદ્ધતાએ કરીને અને દેહ અને દેહનું પ્રમાણ જે હોય એની પરિવર્તન પરિવર્તનશીલતાની ધારા હોય એ પ્રમાણે રહ્યા કરે નોકી પરંતુ આપણે અહીંયા હાજર હોઈને પૂછીએ એમને પ્રશ્નને કંઈ જવાબ આપે ત્યારે તે વખતે જવાબ આપતી વખતે એ વ્યવહારથી એ ધારા વ્યવહારથી એ પ્રમાણે વહે ખરી સ્વધારા પરંતુ એનું કેન્દ્ર કેન્દ્રવર્તી જ રહ્યા કરતું પડે આ બહુ મજાનું હોય છે સોની છે સોમકાર છે અને એને એનું કામ કરવા માટે ફૂગથી ફૂગ કરે છે અરે કેવી કરે છે અને એનાથી કામ કરી લે છે પણ જો તેની જગ્યા છોડતી નથી એ પછી બંધ કરે તો જોતા આવી જાય પાછી આવું આત્મા આવી રીતે પરમ જ્યોતિ છે દવે સાહેબ પરમ જ્યોતિ છે પરંતુ ક્યારે એનો સ્વાદ લઈએ તો જ સ્વાદનું બહુ મોટી વસ્તુ છે કે જેમને દેહ સાથે દેહના પ્રમાણથી બધા દેહના વ્યવહારને વ્યવહાર સાથે છતાં પણ એ આત્માનું સ્વાદ છે એમની કૃપાથી આ વસ્તુ બને એટલે વિજ્ઞાની બહુ અદભુત છે અને છેલ્લું સૂત્ર લઈએ બે હજાર સાતસો ને ત્રીસ real view point and relative view point એ ભાવમાં નિરંતર રહે તે કેવળ જ્ઞાન એ ભાવ પૂરો થયે સંપૂર્ણ કેવળ જ્ઞાન થાય અહીંયા આગળ દાદા દાદાશ્રી જ્યારે એમની જ્ઞાન દીક્ષાના પ્રયોગમાં એમનાથી જ્ઞાન જેમને પ્રાપ્ત થાય છે એમને જ્ઞાન પ્રાપ્ત થયા પછી એ કૃપાથી થયું છે કૃપા કારણ કે આ કળિયુગમાં એક કેવળ કૃપા સાધ્ય છે એ સાધન સાધ્ય આજે રહ્યું નથી સાધન ક્રિયાઓ તો છે જ બધી પરંતુ એ પુણ્ય સ્વરૂપમાં પરિણમે છે એટલું જ છે એટલે પુણ્ય હંમેશા સિક્કાની બે બાજુ જેવું હોય એટલે હોયા જ કરે કોઈ પાપ કરતું નથી હોતું ધર્મની આરાધના કરે છે પરંતુ એના બીજી સાઈડ વગર હોઈ શકે નહીં દરેકના ભાવના પ્રમાણના પ્રકારોમાં ફરક પડ્યા કરે પ્રકારોમાં ફરક પડ્યા કરે એટલે આ જ્ઞાન આપ્યા પછી દાદા આ કળિયુગમાં કેવળ કૃપા સાધ્ય છે અને કેવળ કૃપા અધીન છે એટલા માટે બાકીનો વ્યવહાર રહી જાય છે જેમના પુણ્યને યોગે એમને પ્રાપ્ત થાય છે આ દીક્ષાઓ જ્ઞાન દીક્ષા આત્મજ્ઞાન દીક્ષા સ્વરૂપ જ્ઞાન દીક્ષા પછી બાકીનો વ્યવહાર એમને જે એમાંથી પસાર થવાનું છે એ પસાર થવા માટે આજ્ઞા સ્વરૂપી એક સુંદર આવશ્યક આત્મજ્ઞાન સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થયું એને સ્થિર થવા માટે પાકું થઈ જવા માટે એ વ્યવહારમાં નીકળવા માટે સરળ પાંચ ફંડામેન્ટલ આજ્ઞાઓ આપે છે વ્યવહાર સંબંધી એ વ્યવહાર શુદ્ધિ માટે છે આખી વ્યવહાર શુદ્ધિ માટે નિશ્ચય એટલે કાયમનું અવિનાશીપણે પરપેચ્યુઅલ હોવાપણું એને નિશ્ચય કર્યો આત્મા સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ અને વ્યવહાર જે પરિવર્તનશીલ છે અને સતત શરીર છે ત્યાં સુધી શરીરનો સંબંધ છે તે પરિવર્તનશીલ થયા જ કરે છે એ વ્યવહાર છે એટલે નિશ્ચય પ્રાપ્ત થયા પછી એ નિશ્ચય પ્રાપ્ત એ કરીને નિશ્ચય સાથે આખા વ્યવહારમાંથી આ પાંચ આજ્ઞા અનુસાર જીવન જીવાતું જાય એ પુરુષાર્થ છે આખો અને એમાં અમુક કર્મફળના એવા એવી પરિસ્થિતિઓ આવે કે જે એ પુરુષાર્થમાં આપણને કંઈ મંદતા આવે આપણને કંઈ પ્રમાદ સ્વરૂપ આવે થઈ જાય જાગૃતિ પર ઝાંખપ આવે ત્યારે આપણે પરાક્રમ થાય એ એમાં પણ આજ્ઞામાં જ મૂકેલું છે એટલે એટલું ભાગ સમજાય અને મોક્ષ બીજું કશું છે જ નહીં દાદાએ તો બહુ સુંદર કહ્યું મોક્ષ એ કલ્પના નથી અવધારણ નથી પરંતુ હકીકત છે મોક્ષ તમે સ્વરૂપ છો મોક્ષ પોતે તમે સ્વરૂપ મોક્ષ સ્વરૂપ છો એટલે આજ્ઞાધર્મથી આજે જે આપણો સ્વભાવ પ્રાપ્ત થાય છે અને પ્રભાવથી મુક્તિ થઈ અને પ્રભાવની અસ્થિમાં એની સાથે સાથે રહીને સ્વભાવ અને પ્રભાવ બે સાથે રહીને પ્રભાવમાં રહેવામાં જેવી રીતે આજ્ઞાધર્મથી કેવી રીતે થાય ત્યાં આગળ આજ્ઞા એ ધર્મ સ્વરૂપ બની જાય છે આ બધા શાસ્ત્રોમાં છે અને એ જ આજ્ઞામાં ધર્મ સ્વરૂપ બધા કઠિનાઈવાળા પ્રસંગોમાં આપણે એ જ આજ્ઞામાં જે આ કળિયુગને પ્રમાણથી દાદા ભગવાને આજ્ઞામાં પ્રસ્થાપિત કરેલો છે પરાક્રમ ભાવ એ પણ અંદર મૂક્યો છે એમને એ બે પણ બહુ સાદા છે સમજાય એવા છે એટલે એટલા માટે કહ્યું real view point and relative view point એ પાંચ આજ્ઞાઓ આપે છે એમાંની બે આજ્ઞાઓ છે real view point and relative view point એ ભાવમાં નિરંતર રહે કેવળ જ્ઞાન એટલા માટે વાત એટલે એનામાં તો શાસ્ત્રોના શાસ્ત્રો રચાશે તો પણ ઓછા પડશે આખા બધા શાસ્ત્રો છે તે આખા વ્યવહારના બધા માટેના જેટલું હોય એટલું બધું ઓછું પડે એટલે આટલું છે દસ ને પાંચ થઈ આજે સમય આજનો સમય આટલું રાખીએ પછી આપણે મળીએ અંદર અને અને આજે કોના તરફથી પ્રસાદ છે અંજલિબેન તરફથી દાદાજી અંજલિબેન તરફ અંજલિબેન તરફ બહુ સરસ વાહ વાહ રણછોડરાયજી અંજલિબેન મહેતા મહેતા સાહેબ છે ને એમના દીકરી છે આપણે આવ્યા છે કે ભાઈ નથી આવ્યા પાઠક છે દવે સાહેબનો છે ઓ વન્ડરફુલ આમાં આપણે મળીશું તમને જરૂર વાત કરીએ આ તો પાઠક સાહેબ એટલું એડ્રેસ અચ્છા તમે લખ્યું છે અંદર અચ્છા અચ્છા રિવર હા શું લાયા શું છે શું છે અંદર એટલે શું છે કયું બોલો બોલો મોડેથી બોલો દાદા અતિક્રમણ છે સા સા જોઈ લો જરા બોલું છું જરૂર લો આશીર્વાદ જયંતિભાઈ આવો ખૂબ આશીર્વાદ મારે ફાઈનલ કરો હું તમે મળજો મનાવાજે પુંજો ભરવાય જરૂર જરૂર જરૂર મુજાવ નહીં મુજાવ નહીં જાઓ હા અરે મનુભાઈ સાહેબ શું ભાવના છે પણ આ તો બસ બસ તો છે જ ને અમે એ બધું ઘરે આવીશું આવું છે ભાઈની બાજુ છે ખબર છે વાસણા રોડ એ પોતે જયા છે ને બરાબર સાહેબ આ દેશને દાદાને મળ્યા પછી દાદાની અનુપમ કૃપા પ્રાપ્ત થઈ છે જેમ અમે કહ્યું કે અમે ગરજવાન હતા જ નહીં જરાય નહોતા જરા પણ નહીં આ તો દાદા ભગવાને અમારા પિતાજી દાદાને સાથે હોવાને કારણે કુદરતી યોગ હતો અને એમાં વ્યવસાય કરીને પણ પછી પિતાજી દાદાનો હોવા પણ એટલે અમારે દાદા સાથે હોવા પડે થયું એમાં સારા ઘણા વર્ષો ગયા આ બધી જ રીતે અને પછી તો બધા શરૂ શરૂમાં એ ચંદ્રકાંતભાઈ તમારું યોગ આવ્યો હતો ચંદ્રકાંતભાઈનો બાસઠના એપ્રિલ કે એવામાં અમારો લગભગ ફેબ્રુઆરી આખરમાં એવામાં હતો ક્યાંક ફેબ્રુઆરીમાં કંઈક એ ત્રેસઠમાં આવી રીતે હતું અને વધારે બધા મહાત્માઓનો નંબર તો આવ્યો તે એસી બ્યાસી છેલ્લા પાંચ વર્ષ વધુમાં વધુ એસી બધા દરેકને જાત એ રીતે ત્યાં સુધી તો આમ જ ચાલ્યા કરે એકાસી બ્યાસી એમાં એ ત્રેસઠની સાલથી ડે વનથી આ શરીર અને અમે આત્મ સ્વરૂપે એ બેની વચ્ચે એમની કૃપાથી જે પ્રાપ્ત થયું વિભાજન અને વિભાજન પ્રાપ્ત થઈ બહુ વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક વિભાજન સારી રીતે કે જેથી ક્યાંય પણ અંદર એકબીજા જોડે દખલ ના થાય પરંતુ શરીરનો વ્યવહાર બાકી રહ્યો ને એ શરીરનો વ્યવહાર બાકી રહ્યો એમાં જે આજ્ઞાધર્મ બનેલો પણ દેવન જોયું તો બીજા જ દિવસે અમારો તો અમને સ્વાદ આવી ગયો હતો કૃપા જેમની અપૂર્વ અનંત કૃપા અપૂર્વ એમાં બીજે દિવસે જોયું ત્યારે એમને ચરણનું કિંમત હો આ શું છે અને આપણા આત્માનું શુદ્ધ સ્વરૂપ અને દેહ અને દેહના પ્રમાણથી હોવા પડવું કનુભાઈ મારું નામ એ બે રીતે ત્યારથી આત્માના શુદ્ધ પ્રભાવના સ્વરૂપમાં અમારા અંતરના અને કનુભાઈ એનું દેહ પ્રમાણે એમનો વ્યવહાર બધો જ બધા વ્યવહારમાં એ વ્યવહારમાં દ્રષ્ટિ અસમ્યક હતી એ સમ્યક થઈ અવળી હતી તે સવળી થઈ એમની કૃપા પણ છતાં અજ્ઞાની પુરુષ બધાને શું કહે છે કે તમારા પુણ્યને યોગે તમે આવ્યા છો અને અમે તો નિમિત્ત છીએ હવે જે યથાર્થ દશા હોય ને ત્યાં જ આ કહી શકાય મુશ્કેલ તો ગમે તેવું દશા હોય આવું વ્યવહારમાં તો કે અમે કંઈક છે આ છે તે છે હોય જ અમે એટલે ત્યારથી બેની વચ્ચે ઘણું બધું આવે વ્યવહાર તો બાકી હોય તો આવે જ ને પરંતુ દ્રષ્ટિ આમ જ રહ્યા કરી છે એ દ્રષ્ટિને આમ કરે તેમ કરે આમ કરે તેમ કરે બધું ઘણું કરે અને જે સ્થિરતાને પામી છે એ અનુભવોમાંથી તેનું આ દેહનું પ્રમાણ છે આજે પાઠક સાહેબ એટલે ઘણી વખત હળવાસમાં કહ્યું બધા અને આપણા બધા કે ભાઈ હું ક્યાં તમારાથી જુદો છું કંઈ મજબૂરનથી નથી રહેતો હું મજબૂરી નથી મારી પણ રહું છું મારી ફરજથી રહું છું અને હવે મારી મરજ અંદર છે જ મારી મરજ વગર ફરજ આવી ક્યાંથી એટલે મરજીને અને ફરજ એટલું સુંદર દાદાએ એનું વિજ્ઞાન ખુલ્લું કર્યું છે જે એટલું પણ મળે ને રિલેટિવ ને રિયલ વ્યૂ પણ બેમાં આવી જાય છે મરજી શું અને આખા વિશ્વમાં ભારતમાં બધે જ આપણે ચોઇસ ને એના માટે બધું ઘણું કહેવાય છે પુરુષાર્થ પણ આ છે બહુ સમજ એમાં આખું વિજ્ઞાન પડ્યું છે એને વ્યવહાર વિજ્ઞાન કહે છે વ્યવહાર વિજ્ઞાન આખું સતત આ વસ્તુ બને છે અદભુત છે એટલે આપણી સાથે હું છું જ હવે મળીશું એટલે વધારે આપણે સ્વાદ આવશે પાઠક સાહેબ ડૉક્ટર સાહેબ હું તમારી જોડે મેડિસિન યુઝ થઈ રહીશ હું થોડી ડોક્ટરી બને છું ઇકોનોમિકમાં છો અચ્છા અચ્છા અચ્છા એટલે એમાં અચ્છા રાઈટ એટલે ક્યાંથી કર્યું તું અમદાવાદમાં અચ્છા અમદાવાદમાં છો ને અમદાવાદ હું આજ શુક્ર ફ્રાઇડે સેટરડે અને સન્ડે ત્રણ દિવસ આવું છું તેવી ચોઈસ સેટરડે ફ્રાઇડે સેટરડે બે દિવસ સન્ડે પાછો આવી જઈશ ત્યારે આપણે મળીએ હમ પાર્શ્વનાથ ચેમ્બર્સમાં પાર્શ્વનાથ હોલ છે ત્યાં આગળ ફ્રાઈડે છું ફ્રાઈડે ફોર ટુ સેવન ચાર ત્રણ કલાક રિઝર્વ બેંકની સામે છે ને પાર્શ્વનાથ ચેમ્બર્સમાં તો આપણે આજે અંજલીબેન તરફથી પ્રસાદ છે બધાને ક્યાં આગળ વ્યવસ્થા કઈ બાજુ પાછળ છે વ્યવસ્થિત બધા જરૂર લેજો અને આપણે મળીએ જય સચિદાન હવે પછીનો દાદાજીનો સત્સંગ પરમ દિવસે તેરમી તારીખે સવારના નવથી દસ આ જગ્યાએ રહેશે વડોદરાનો આજનો સાંજનો કાર્યક્રમ સત્સંગ રાખવામાં આવ્યો નથી મહાત્મા અવકાશ નોંધ લેજો દાદાજીનો તેરમી તારીખે મંગળવારે જય સચિદાન દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા સદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો